મનોરંજન જેમ જેમ કરી જયારે આત્મરંજન થશે લક્ષ તૂટે નહીં લક્ષ તૂટે નહીં કેવું સનાતની લક્ષ આપે કેવું જ્ઞાની પછી પરમાત્મા જોડે રહ્યા પછી કાયમ રહ્યા પછી વધે આપણે જોડે રાત પાસે બધું પરમાત્મા પછી આપણે એકલા નહીં અત્યારે તો અનાજ છે શું છે અત્યારે એટલે હોય મુંબઈ પણ અંધારા બીજું કોઈ એટલે મનમાં શું મારું શું થશે મારું શું થશે એવું થાય શું થશે મારું શું થશે તને એવો કેમ નહીં છે કે એનું શું થશે હરિવાર એનું તાક ના બા એની પાસે થઈ છે મારી પાસે નથી મારું છે એટલે આઘાત છે શું છે ના આપણે બધા જૈનાચાર્ય જતા હોય ને તેને આ ફરી રહ્યા દેખાય તારા મનમાં એમ થાય ચાલુ આ લૂંટી લેવાનું મારી પાસે શું લેવાનું છે શું લેવાનું છે નહીં એ તો બહુ નથી આ શેઠને બહુ હતા એમને કાંઈ લૂંટી દેખેલો પણ એવો ગોળ મને તો નથી કર્યો કે મારો માઠીઓ ભાઈ નાખે પત્ની શું કરે મારું શું થશે એ આવવા લાગે કેવી આ લાગ કેવી છે મારું શું થશે એવું એને ભાઈ મોટ સપડાય ત્યારે એને ભગવાને શું કહ્યું છે અનાથ કહ્યું છે શું કહ્યું છે અનાથ અનાથ એટલે અમે સનાથ કરી આપીએ શું કરીએ જોડે જોડે જોડે તમે એકલા નહીં શંકરલાલ હતા શંકરલાલ હું શંકરલાલ હું એકલે એકલો જે પેલા બે આગળ વાતો હોવ થાય આપણે એટલા પડ્યા છે વાતો થાય વાતો એ બધું રાતે હું વાંચે સારું કરી ના આવી નહીં કશો નહીં વાંચી સનાથ અનાથ હું ભાગી રાખે પછી મારું શું થાય જે થવાનું જેવું થશે કરીને સોદો કરી નાખો ચસ્તો આખો કરી નાખીએ આપણે શબ્દો કરીએ નથી માનતા જે થવાનું છે તે શબ્દો કરીએ છીએ એ આપણે આ ભારત જે થયું શબ્દો શું કહ્યું મારું શું થશે એવું બોલે કઈ જાતનો માણસ શું છે હું ચક્કર છું મારે તો અહંકાર નથી તારામાં અહંકાર તો તમે તેનું નામ કહેવાય કે શબ્દો કરી નાખે તે કરે શું કહ્યું મારું શું થશે છોકરી વંશનો છું કે ક્ષત્રિય વંશનો છું જો વણિક બોલે તો આપણે ગણીએ હું વણિક છોકરીઓ બહુ ના છે અત્યારે આ પાંચ છ વર્ષ ઉપર ગોડા રાજા હતા તો એ ગોડા રાજા છેલ્લા એક હતા તો પેલા એને પૂછવા ગયા આપડે પેલો સીધોગઢ નો રાણા વણિક તે ગામમાંથી ગયા જંગલમાં નાસી ગયો હતો ઘાસના રોટલા કે ઘાસનો રોટલો થાય જ નહીં પણ પેલું અનાજ હે છે બાવકી બનતો હલકું હલકા હલકું એનો રોટલો કર્યો હતો રોટલા ગરીબ લોકો આપે ને અનાજ પાવકો બનતી એટલે ઘાસ નો રોટલો ના થાય પણ એ ઘાસ નો રોટલો કે છે તે રોટલા બનાવેલા હવે છોકરો ભગવાન સુધી થઈ છે કે આ રોણાનો ભગવાન પણ રોણો વટવાળો છોકરો નહીં કે છે નમે નહીં કે શું કે એટલે વળી છે થયા રાજા સાહેબ આપણે મોટા એક જરાક નમ આખી રીતે આપણે તારા પાસે આપણે ના છે ના બને અરે હું આ મારું શું થશે એવું અહંકાર એવો રાખ મારું શું થશે કે કોઈ કાંઈ ના બોલી સપના મને આપવું જોઈએ શું કહ્યું હું બીજા બધા અહંકાર કરવાના છું શું કહ્યું મારું શું થશે એવું હોતું છે આનો આખો શબ્દો જ મૂકી દેવાનો હોય કેવું આમાં ભારતીય ભલે આખો શબ્દો જ મૂકી દેવાનો કે એનું શું થશે એવું વિચાર કરવાનો એનું શું થશે મારું મારા બધા ચક્કરો બરાબર ને બાપી મારું શું મારું કહીએ બોલો ગાય જાનવરોને એટલી એટલી આપણું આબરું હોય એ ના બોલે અહીંયા આગળ જે જ વાંધા કતરખાના મરાવે છે તો આમ બકરા હસતા હસતા થાય અરે માં કહ્યું તમને મારું જો તો ઉઠતા નહીં શકના એ વિચાર તો મનુષ્યો કરે કે મારે ના હોય હે કતરખાન વાંદરણ કરીને હસતા આમ હસતા મારું શું થયું કેવું વાંચ્યું અને આપણે તો ઘેર ઘેર સાથે એકલું હોઈ રહેવાનું કેટલું અસર થઈ જાય આજે એકલું હોઈ રહેવાનું શું થશે કર્યું એટલું મન નહીં ફાવે કઈ જાતનો મન શકતા બાપુ આવવાનો શા તમને નહીં તો ખરો ભડક થઈ જાય શું થવાનું છે એ છે ને નથી એ નથી નથી એ થવાનું નથી અને છે એ જવાનું નથી એક વાગે અંદર ભરે ને ત્યાં જવાનું નથી નથી ચક્કર ભાષા મને છે તીર્થંકર ભગવાને કહ્યું છે કે ક્ષત્રિયો ક્ષત્રિયો તીર્થંકર થાય બીજી કોઈ માણસ તીર્થંકર નથી મારું શું થશે એવું પાંડવ દ્રૌપદી ને હવે પટ્ટામાં મૂકી હતી ત્યાં સુધી રમે કોમ કહેવાય શું કહેવાય હા કરે મારે મારું શું થશે એમ ના વિચારો કરે ભાઈ મારું શું નહીં તો એને વિચાર જ નહીં ભાગ્ય જ નહીં ભગવાને કહ્યું ફર્સ્ટ ફર્સ્ટ શુદ્ર તે કામમાં આવે એવા નથી મોક્ષના કામમાં માટે બીજા વૈશ્ય મોક્ષને માટે તૈયારી થાય એવા છે ઘણા કાળે અને ત્રીજા છે તે ક્ષત્રિયો એ મોક્ષ માટે એક્ઝેક્ટ લાયક છે અને ચોથા બ્રાહ્મણો એ છે તે ટંગાર થઈ ગયા શું કે છે એટલે ચણવાના કામમાં નોર્મલ મોક્ષ છે એબો નોર્મલ નોર્મલ જુઓ આપણે અહીં જૈનો આવે છે ને એ બધું સાત વાસ્ત્ર વાંચી મોટું પડજો થઈ ગયો પંડિત જેવો થઈ ગયો અહીં આવે ત્યાં હું ભૂલી જાઓ કે આ રગોડા થઈ ગયો છે બધી હેસી બેસી છોટું ત્યાર પછી આવે હેસી છોટું કઈ ગામમાં જાત્રા ગયા હતા કઈ ગામ રાજવી ચાલીસ માંથી ચાલી કવિરાજ હોય હતા આખી બસ લઈ ગયેલા આડત્રીસ દાડા ફરી ગયા અહીં પાછી લાયા આડત્રીસ દાડા ફરી બધે ચાતરો કામ કરીને આગળ તો માતાજી હોય તો હું હોય તો હું કારણ કે આપણે બધું બધો ભાગ કરવાનું એટલે બધે દર્શન કરતા કરતા એ રાજકીયમાં ગયા એ દિગંબરીના ધર્મશાળા ઉતરેલા નિગમના ધર્મશાળાના મેનેજર સમજી ગયો કારણ જ્ઞાની બધા પાંત્રીસ મિનિટ જ્યાં પાસે છે ને એ બધા એમની જોડે છે આ જ્ઞાની પુરુષ હાથમાં આવ્યા છે તો આપણે કંઈક ફોર્મ કાઢી દઉં એટલે પેલા કંઈક સભા છે દિગંબરોની એ આજુબાજુના જિલ્લામાંથી બધા આવ્યા છે તમે મોટા મોટા એના એ એ સભા ભરાવાની છે મિટિંગ થઈ ગઈ છે મિટિંગ થયા પછી અમને કહેવડાવ્યું રાતે નવ વાગે કે અમારા બધા શિક્ષાઓ રહ્યા થયા જે મેં કહ્યું કે ભાઈ આ જ્ઞાની પૂછાય કે આ સાંભળ્યું એટલે જવાના તો પાછળ ગયા નથી તો આપ થોડું કંઈ કહેશો નથી આવી બરાબર એટલે મેં તો આ પાંત્રીસ જઈને કહ્યું હેડો તો આગળ કાંઈ બોલવું હા પણ મારી એકલામાં તો મોત બધું કરે એટલે એકલા જતા છે દેવ ભાષા આવડે છે આવો છે પદાવો વિવેકની ભાષા પૂરેપૂરી આવડે છે ભૂલી નથી ગયો પણ જો મોક્ષ જોઈતા હોય મારે નાગી ભાષા મળી પડશે ઓપરેશન નાગી ભાષામાં બોલો હવે તમારું નામ ઉપયોગ થશે દેવ ગતિમાં દેવો હોય તમે મીઠી ભાષામાં રાખો ના ના મોક્ષમાં ચાર તમારી મને બધા પહેલા પહેલું શું કહ્યું એમને નંગોળો કઈ લગતા તો કોનું નામ કહેવાય સાતો જઈને તો પચી પચી મિનિટ એરિયામાં સુગંધી આવે મારા ધર્મ સુગંધી નહીં આવતી તારા બહેન છોકરાનું પછી આટલું બોલ્યા પછી કઈ આ સહન ના થાય તમે શું હવે હજુ ઓપરેશન કરું છું કે આ ગળામાં યુપી આવી છે તમે કહેતા ફરી આગળ ના નાખું ઉઠી ઉઠી લેજો તમે કહેતા તો બંધ એમ કે સારું નથી આપણે લેવા દેવા આ એમના મગજને ઉછાળ ચડાવે છે ત્યારે કેટલા કેટલા કરુણાવાળા માણસ આમ તો આમ સુધી પાકી જાય એ હું કોણ ઉતરે આપણે નથી લાગતો એવો કાર્ય કર્યું શોખે નહીં લાગતો જો ભાઈ હજુ ઓપરેશન તમને આપવા દે જોઈએ નીકળી જાય એવો પાછળ કાઢી અને પેલું નથી ઓપરેશન અને પછી જે આવ્યું છે જે આવ્યું અત્યારે કાગળ આવે છે કે આવે અમને બધું સાફ કરી થાય મોટ મારા શબ્દ નીકળી જાય નંગોળ કહું કે નંગોળે નીકળી જવો પછી બદમાશો નલાયકો ઊંધા છતાં કર્યા બધું કર્યું સ્ત્રી જોડે તે બધા રોડ નીકળી જાય જેમ હું બોલું ને તેમ આ નવી આ અહીંથી દૂટી દૂટી આત્મા શુદ્ધ છે કેવું છે થોડોક જ ભાગ એ શુદ્ધતાને આ નવી જો ચોખ્ખી થઈ જાય ને તો એનું હાસ્ય આપણે આરતી કરીએ ત્યારે હાસ્ય જોયું ને જ્ઞાની પૂછું તે દૂધીનું હાસ્ય શું છે દૂધીનું તે તમારી દૂધીનું હાસ્ય કરાવડાવે એટલા માટે કરાવ તમારા આપણને નીકળી જાય પણ ના હાસ્ય જેનું થયું એ ભગવાન છે શું થયું બરોબર ને તે એમને આ ઓપરેશન કર્યું આપણે પણ કેટલા માટે કર્યું ત્યાંથી હસ્યો નથી કોઈ દાડા બધા અહીંથી હશે હું અહીં તારા બાપનું તું એ કરતો બધા હું નથી આવતો હાસ્ય તો એનું મુક્ત આપણે ભૂલી જઈએ બધી જગત ભૂલી જઈએ અને હાસ્યમાં અને હાસ્ય રાતે આપણને યાદમાં આવ્યા તો એ ટેબલ આપણે હસતા હસતા ખાવું મેં આ ટેબલ ને હું હાર જો છોકજો જોડે કઈ જાતની જમાત પાકી છે હું આવી જમાત એટલે ભણવાનું માર ભાગ્યા પૂરવાનું માર ભાગ્યા એ ઋષુભાઈ ભગવાનના વખતથી કોઈએ પૂજો વાળ્યો નથી આ મારે ભાઈ પૂજો વાળો સોશિયલ મીડિયા પૂજો વાળો મારે ભાઈ આવ્યો આ તમારો પૂજો મારે કાઢો તો બહુ કહેતા નહીં બહુ કહેતા જ્ઞાની પૂછે કલાકમાં જયારે મોક્ષ આપવાની જેનામાં આટલી બધી સિદ્ધિઓ છે જેની પાસે તેને આ આવો ટાઈમ બધા સારો રાખતો પછી શું કરે કરુણા વિચારો છે કે મોક્ષ મારો કરવો તે ઓવરવાઇઝ થઈ ગયેલા શું થયું સાહેબ ઓવરવાઇઝ થઈ ગયેલા ખેંગા થઈ ગયેલા આ તમે નથી ખેંગા થઈ ગયા તમે જેવા નથી થઈ ગયા અને ખેંગારે જો ચોરસ થયો હોય ને તો તો આપણે બહાર ઘડી બેને હમો કરી જરાક મિલન કરી નહીં કરી પણ આ તો ડીફોન થઈ ગયેલો ખેંગાર ભગવાન ભરી ગયેલો કોઈ કામ નહીં કોઈ કામ નહીં એટલે આ બધા ભણ્યો એની નિફળ થઈ શાસ્ત્ર બોલા હાથમાં લીધી લગામ શાસ્ત્રની હાથમાં લગામ લીધી એટલે ભગવાને શું કહ્યું હતું કે આગમ લોકોને આગમ હાથમાં ધરવા નહીં શું કહ્યું છે જેને ગમ નથી કોઈ જાત સંસારનું બહુ જો લડે છે શાસ્ત્ર તો શસ્ત્ર છે ની છે હું આજકાલ પરિચય છે હું આ એટલી જ્ઞાની દેખાડે ગઈ રસ્તે ચૂંટીએ થઈ જાય મોક્ષ થતો નથી ચિંતા જતી નથી કચાઈ જતા નથી ઘટતા નથી હવે માર્ગ દેખાતો નથી હવે શું થાય અને થોડા ઘણા એવા હોય તે મનમાં એમને કોઈ કે ઘણો સત્સંગમાં આવું જાણું છું બધું છે પુસ્તકો શ્રીમદ રાજચંદ્ર બધા લખેલા લખેલું બાબાથી નમસ્કાર કર્યા અમારો તમારો મોક્ષ મને આપો તો પરમ વિનયનો ધર્મ છે પછી ભાવ રહ્યા તમે જાણો છો એમાં શું છે તમારા ભગવાન વાણી છે તમારી પર લાવો તમારા ભગવાન તમારે વાણી હોય મારી પાસે લાવો અને નહીં તો કહે ને મારો પોતો ખાલી શું પાણી હું જાણું છે નાગ નાગ નથી ઓળવાનું કેમ થઈ છે નથી પણ જ્વાળી કોને કહેવાય તે સમજી પાડું એ જ્વાળી અનુમાન છે ખેતર પેલા જોવાની કોને કહે છે ફરી વાર કહેવાય વિનય બધો કરે તાર મારા મને લાગે છે કે આટલો વિનયશીલ છે અને આ એક ઘટે પડી કર્યો છે વાળું કશું ની મનમાં કેટલું કઈ નાખવાનું કે આ શાસ્ત્ર જ્ઞાન છે મારે આત્મજ્ઞાન જાણવું છે આ શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર <laughs> છે જો તમે જાણ્યો હતા મારી પાસે શું જાણવાનું તમે નિરાંતે ઘેર આ ચાદર વેશમાં લાવજો અને પાછળ સુઈ જજો જ્યારે મેં કહી દે ત્યારે મારી પાસે રાતે બે વાગ્યા તમારા માટે રાતે બે વાગ્યા સારા તો પછી પાછા બહુ કડાપણ અજંબો થાય છે એમાં પાલો ફૂટે છે અજંબો થાય છે ને આત્મા છો નો તારા બાપનો સંકોલ કર્યું માં એક પાલો પહેણે ફૂટ્યો ને અહીં તને અજંબો ચડે છે તોથી નથી સમજતો તું માં કલ્પિત ગાયો બેસીને જ્ઞાન હોય એટલું તને નથી પાલો ફૂટવે ને પાલો આત્મા જોડે દેવું ફૂટી હાથે ફૂટે છે પાલો ફૂટકે તેમ જોડે આત્મા હું તારા ફૂટી ગયો બાળક ઉગર કોણ ભોળે અને કોનું નામ મેળવે કે છે નોકર હાથ ભાગલા જેઠોડી એક બાજુ પેલી બાજુ બોલે હાથ ભાગલા મુવાના જેઠે આ બાજુ બોલે હાથ ભાગલા મુવાના હમણાં હાજા નોકર પેલો ગરીબ બચાવો એટલે એના ભાગલા હું શેઠને કહું એની જગ્યાએ તું હોઉં તો એની જગ્યાએ શું કહો તો તને શું વિચાર આવે ત્યારે ફૂટી જાય એટલે મનમાં આમ થાય મેં કંઈ મારો કશો ગુનો નહીં આવશે બસ અત્યારે એને એવું થતું છે કે મારો ગુનો નથી શેઠવટ છે કારણ કે ગણ ચક્કર છે ગુના વગર મારે એવા પાડાના માથે પથારી છે ડોમ દે એવા પાડાનો નોકર નોકર તો બધી પ્રકારની ભાગતો હશે વર્લ્ડમાં કોઈ નોકર મેં જોયો નથી જોયા નથી નોકર પ્રકાર પ્રકારની જ નહીં ભાગે છે એ એ છે હું નસીબ ભાગત છે ને માથે પેલો અગ્નિમિત એ બનાવે ચાલો કોણ નિમિત્ત બને નોકર નિમિત્ત બને છે બચારો નોકરને આપણે નહીં તો કહીએ જ વિચારે નહીં તો ઘણા નોકર બહાર નાખ્યા બહાર પણ ના કહે સારું આવું મારા છોકરા દોઢ હજાર તો બાર બાર દાદા ના કરે ખોટું કરનારું ચક્કર નહીં ચક્કર આઠ ભાગ લાખ કહેશું આખો દાડો કડાપો ધંધો કડાપો ધંધો કડાપો જેના જાય ભગવાન કહેવાય શું કેવાય રાખેલો નહીં નો ધંધો તમે શું રાખેલો આખું જગતે આખું કડા પર અજંકો આ કડા પર અજંકો બોલે ખરા પણ એમાં કોણ કડા પર કોણ અજંકો એને ઓળખે ઓળખે ખરા લોકો કડા પર જંગલો આ બેમાં કડા પર કોણ અજંકો કોણ કોને એ કડા પર કરતા છે તમને શું લાગે તમને શું લાગે તમને કકડા રેકડા નવું કકડા રેકડા અને આશ્ચર્ય માનો ચમકો કકડાટે કડાકો અને આશ્ચર્ય અજંકો એવું છે આ અંદાના શીખ્યા હોય ને ત્યાં આગળ પ્યાલા નોકર આવ્યો અને દરેક પાલા હોય ને રકમ બધું ખુલ્લું ખુલ્લું એની સાથે શેઠને

અને આપણા આપણી આ ક્ષત્રિય ક્વોલિટી ત્રણ કામ બધા હોય ક્ષત્રિય ક્વોલિટી આ તો આપ આપને કહ્યું એવું જ બન્યું છે આજે તમે બે ત્રણ વખત રિપીટ કરીને કહ્યું છે તમારે ખુલાસો કરવો પડશે બે ત્રણ વખત દાદા ભગવાન રિપીટ કરી કહ્યું આજ એવું જ બન્યું છે અમારે કેવું ચા પીવા તમે આપણે મિત્ર છીએ અમે ચા પીવા દેખા નોકર ચા મૂકી ગયો કે ભાઈએ એક કપ ઉપાડ્યો બીજો ઉપાડો છો ડીશ ગઈ ચા કપ ને ચા બધું નીચે શેખાઈ નથી હોતા આગળ અમારે બે ભાઈ બધું પાણી કેટલું નથી આવ્યો નથી ચા કપ ની રકમ શું કિંમત મિત્રોનું સાનિધ્ય કઈ કિંમત નહીં અને જેઠાણી ઉભો હતો તો આગળ ભગાવ આ દાખલો ઘેર આ જવાનું એટલે આવું જ થઈ ગયું કોઈ કિંમત નથી કરશે કામી ક્યારે બે પછી ફરી આવ્યો લેફ આગળ દીધો તારા ભાઈ બોલ્યો એનો દોસ્ત નથી ચીકણી ગુપ્ત દાદા પછી એવું જ બને છે ઘણાને એમ થશે આ પ્રશ્ન પૂછવા આવે તો બધાના અનુભવ છે પ્રશ્ન પૂછવાની જરૂરત જ પડતી તે દિવસે એનું જ દાદા સોલ્યુશન આપી જ દે પૂછવું જ ના પડે અને બહુ જ કરી દીધું પ્રશ્ન કંઈ ઊભો થતો ને તો કાગળમાં લખી ખિસ્સામાં રાખી મળે બહુ બહુ તો આઠ દિવસ એની અંદર તમારું સોલ્યુશન આવી જ જશે કોઈ ને કોઈની રીતે આવી જશે

દિવેલ બી શાક માં હે દિવેલ જ કહેવાય એક જતો આ પેલા બીજી બીજી પ્રકારનો શાક ના બીજા પ્રકારનો શાક એ બધું અહંકાર બધા જાત જતા અહંકાર ને અહંકાર એક જતો ના હોય આ ત્યાં આગળ જાગી પડાનો અહંકાર હોય વેપાર નો અહંકાર હોય તો કોકે કોકે ઘેર સ્ત્રી એક રાખીને બીજી હાથ રખાય રાખીને તેનો અહંકાર હોય કે આપણે હાથ પર ચક્કર શું થશે આવતા ભાવમાં ગાયો પહોંચી રહેશે વાંસરો મને આ મનુષ્યના અવતારમાં તો મળશે કે વાંસરો મર જો શું કરે જ્ઞાનીઓ કેટલી હું બહાર મનુષ્યનો અવતાર કેવું સજ્જનતાનો અવતાર ભૂલ હોય તો ભાગી શકાય એવો અવતાર જ્યાંથી ભૂલ જાણીએ ને ત્યાંથી જ્ઞાની પુસ્તક દેખાય ભાઈ આવી રીતે ભાગીને જે વાત થઈ ગઈ છે ભૂલ અજવાડમાં થઈ ગઈ તેને ભાગવાનો રસ્તો હોય કોઈ જેનો ગુણાકાર થયો ને એ ભાગાકારથી એવી રકમ આવે ને આવે આપણે એવી રકમ લાવીએ પાછી તો પછી એને એટલા જ ભાગા નાની રીતે થાય રકમ આવે ને આવે ગુણાકાર એટલા નથી ભાગાકાર થવું છે ભાગાકાર ના હોત તો શું થાય રકમ પછી આવે જ નહીં એ ગઈ એ ગઈ ભાગાકાર હોવું છે શું છે આ ભોગવે છૂટકો થાય વિકાર ભાગાકાર થાય એ કામ નો ભોગવું પડે નહીં ને ભાગાકાર કરી આવે જ્ઞાન હાથમાં સરવારો કરી કરીને ઓગણપચાસ કર્યા હોય બધું વધ્યો મારે તો આ હાથ હતા તે સારું હતું જ્ઞાની છે હા તે ભાઈ અતિ તેની રકમ ત્યાં જતો રહ્યો નિર્લેપ શું કહ્યું નિર્લેપ બધા દસ્તાવેજ ખાડી નાખ્યા માટે દેહના દસ્તાવેજ મનના દસ્તાવેજ માનના દસ્તાવેજ બધા ખાડી નાખેલા લોકો દસ્તાવેજ ભૂલતા જ નહીં સંસારમાંથી બહાર નીકળવાનું દેહમાંથી બહાર નીકળવાનું થાય ડાક્ટરો કે ત્યાં ભાઈ નાડી દુખવા મળી કદી વાંચું ભૂલી બેબી કરી ગઈ બેબી માં નવકાર નંતર બોલે હજુ બેબી એમ્બાર એમ્બાર થયું તો હવે પોતરો બની દે કોથળી પહોંચી દે બધી જોડે વટેસી દે છે વટેસી તે બેબી સંભાળે કાંઈ પ્રણાલી માનવાની કાંઈ પ્રણાલી માનવાની રહી દેવી છે બાપુજી મારી ચિંતા ના કરતા પછી એને શું અક્કલ ગોઠવા ગોઠવા સમજે બચ્ચું છે ને સમજે હા સમજે કોથળો જવાની તૈયાર છે ન્યાસ કટકર નારી તૂટવા મારી છે પાંચડો ફેરવે શ્રી કૃષ્ણ શરણમાં બોલ કોઈ સહારો જયારે તો હાથ ઝાલનારો મળે તારા બાપ કોઈ હાથે નહીં ચાલે નિર્જન જંગલમાં રખડી ગયું તે જનાવરમાં જઈશ માં એ રીતે કરતા જઈશ આ લોકોને કેમ પાછું આ સમજણ અને આત્મજ્ઞાન તો ભરું ને છે કે પોતાની બધો બધું બાપ છું તે કેમ ઉતારી નાખે હું દાદો થયો તે કેમ ઉતારી નાખે હું આમ છું તે કેમ ઉતારી નાખે હું તમે ક્ષત્રિય લોકો તે કેમ ઉતારી નાખે બે ભૂતરી જાય આપણને ક્યાં ભૂત્યા પછી મજા આવે છે જગતની શંકર સુખ તો ખરું તાકાત આ તો બધો કેપ જ કહી રહ્યો કોણ કહી રહ્યો કેપ હું છું હું છું શું છું હું તો આમ કરું અરે મન હોય છે કરે નો આમ ક્યાં આપ વેપારી વેપાર કરે તો વેપાર નું દુકાન નું લોકોને આ દુકાન નું નામ શું તમે લાવ પછી કેટલા ભાગ્યાઓમાં આ ભાગ્યા કરી રહ્યા છે આ દુકાનમાં એટલા નહીં ભાગ્યા ભેગી કર્યું દુકાનનું નામ હતું શંકરલાલ અને તેમાં આપણે બથડી પડ્યા છ ભાગ્યામાં પેલા બધા ભાગ્યા ગણકાયા નહીં આપણે બથડી પડ્યા કે તમારું છે શું મારું છું હું જ છું બધું એટલે પેલા ભાગ્યા એવું કોટ મરાવા માર્યા એ માર ભરવા ભરવા ભરવા ભાગ્યા એ દુકાન પછી છ ભાગ્યા તે પાછ સારી ચડતા બાર વાગ્યા ને અઢાર બાબો થયો એ બધું એ મોટું કોર્પોરેશન છે વસાયા કરે પછી એટલે આ દુકાનમાં લોકોને ભાન નથી આ દુકાનમાં સો ભાગ્યા છે સો ભાગ્યા પોતાની સાચી બોલી કાઢી બેઠા અને પેલો એટલો ધારી પડ્યો ચેતન સ્વભાવનો મારું મેં કર્યું આ બધું માલિક કઈ જાતનો બધો સપ્લાય માલ બધો અમે કરીએ બધું આ બધું કઈ જાતનો આ તો બહુ જુદી જાતનું ખબર પડે કરોડ કરોડ હતા શ્રી કૃષ્ણ શરણમાં એકલા ગયા છે બીજું જાણવું તો કરો

વિશ્વાસ કરવા બે છે સાધુ મારે વિશ્વાસ કરે આજે તે આહાર લેવા જવાનું છે યાદ નથી કરવું કારણ કે એમ કહ્યું સમય કરે પેલો એ જ ગબડતો પડે જે ભૂલવા ફરું તે પેલું યાદ આવે એવું આજે એક કલાક વીસ માંથી કરી આવ્યું તો બહુ થઈ ગયું એક કલાક જ નથી કરી તો આ અહીંયા કાયમ વીસ નથી રહ્યા કર્યું વિજ્ઞાની પુરુષનું પ્રત્યક્ષ મોક્ષ નજરે માલુમ પડે પછી એ આપે ત્યાં તે બાજુ એનો સ્વાદ જ પાપ જોયા છે બધું જોયા કાલે રાખ્યું છે ત્યારે દાખલો આવ્યા છે ને એટલે રાખ્યું નહીં તો તમે થોડું પૂંજ રખતું હોય તેમ બધાની પૂંજ થઈ જાય ડાક્ટર નિમિત્ત અને છ જણા છે ડાક્ટર કદાચ આવવા એમના નિમિત્ત જરીએ ના આવે ને મળી કદાચ એમ કહીએ આજે ના આવ્યા કાનૂનનો પ્રશ્ન આવવાનો છે તો તમારી પુણ્ય જોડાય રહી નિમિત્તે બની જાય બની જાય એમ કરો પાંત્રીસ મિનિટ થવા તમે બોલો પણ મારે થોડુંક બે ચાર જરૂર તૈયાર હા બાવીસ છ ગયું આવી નથી નવું આવી

રચના આપી છે એક અક્ષરણી અને એક હિન્દુસ્તાની બીજા માણસો એ માણસો છે એ મનુષ્ય છે તો આ તો દેવ દેવે ના કહેવાય આ તો બહુ અનંત શક્તિવાળા છે અને શક્તિમાં પ્રગટ કરાવનાર જોઈએ નહીં તો એ પણ એને જો હજી ચલાવનાર ના હોય ઓપરેટર ત્યાં સુધી સેબોટેજ કર્યા કરે જેમ હિન્દુસ્તાનને આધારે નથી લેવાય વિચાર નો વિચારનો વિચાર પહેલી બધી ત્યાં શું છતાં આપણે પુસ્તકમાં લખ્યું બે હજાર પાંચમાં આ વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું છે હિન્દુસ્તાન આખા વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે એવું લખ્યું હશે એટલે પેલા તો ભવિષ્કાળ થઈ ગયું છે લગામ થઈ રહ્યું છે કેન્દ્ર થઈ રહ્યું છે લોકોને સમજાય નહીં ડોક્ટર આનો ડોક્ટર હોય ને તેને બીજાને શું લોકો કેટલું બગડી જવા તો બગડી તારા ઘેર બગડી જાય જ્યાં જ્ઞાની પુરુષો હોય બીજું બધું હોય સંતો હોય જે દેશમાં ત્યાં આગળ બગડ નહીં ખરું ખરું નુકસાન થાય શું નુકસાન થાય તો રહે ને સિદ્ધિ જનારા વધારે અને દેવગતિમાં વધારે જનારા મોક્ષ જનારા તો તારે કાળ નથી એટલે અહીં માટે બંધ થઈ ગયો એક અવતાર બાકી રહે એટલું થઈ શકે એમ છે એક અવતાર બાકી રહે એટલું થઈ શકે એમ છે એટલે પછી અહીંયા આગળ જ્ઞાની પુરુષ પાસે કામ કરી દે એટલે અહીંયા આગળ જેમ મેટ્રિક પૂરું થઈ ગયું એટલે ગામડાના છોકરાને કોલેજમાં જવા માટે સ્થળ બદલવું પડે ગામડાના છોકરા ગામડામાં મેટ્રિક હોય તો છોકરાને શું કરવું પડે અહીંયા આગળ મારું બધા મેટ્રિક કરેલું એટલે સ્થળ એની માટે કુદરત એટલે જ્યાંથી મોક્ષ દેવાય ત્યાં લઈ જાય સીધું સીધું ત્યાં આગળ ત્યાં ટ્રીટમેન્ટ કરવાનો દર્શન થાય નથી એક અવતાર બાકી રહ્યું અહીંયા બધા જ્ઞાન પ્રાપ્ત થાય ઊંધા સંજોગ નહીં નહીં ગુજરના સંજોગ હોય ને તમારે ગુજરના સંજોગ મહી જો ચોખ્ખા સંજોગ થાય ને તો બારે ચોખ્ખા મહી ઠંડક તો બહારના સંજોગો ઠંડકવાના મહી જેવું હોય ને એ પ્રમાણ થાય તો અમે આ જ્ઞાન આપીએ ને એટલે મહી ઠંડક રહ્યા કરે તો બહારના સંજોગો પછી વાંકો સંજોગ જ ના મહી ઠંડક રહે છે ભાઈ છે કચ્છના છે સુભાષબાબુ જોડે રહેતા હતા સુભાષબાબુના જોડે રહેતા હતા પણ આ જ્ઞાન મળ્યા પછી નિરંતર સમાધિ વ્રત નિરંતર સમાધિ વ્રત ઘેર ઘર છે બહાર સમાધિ તૂટતી જ નથી તારું લોકોને સમાધિ એક અડધો કલાક આવે એ નથી લાખ રૂપિયા ખર્ચે તો નથી આવે ના કરવા ને તો પંખો મારી સમાધિ ના રહે ખબર ને એટલે પંખો પંખો આમાં લઈએ ત્યારે પણ ઠંડક લાગે ને હું આ મૂકે એ ભાઈ ઠંડક રાખી એક વાર આ અને એને વસ્તુ જ ના કહેવાય તો એટલે પ્લસ માઇનસ કરી કહેવાય સહેજે હોવો ઠંડક એટલે એમના બહારનો પંખો ના ચાલે કારણ કે ભાઈ પંખો કરે તેમ કે અંદર પંખો ચાલુ હોય છે આરોગી ભાવમાં છે એટલે હું શંકરલા એ આરોગી ભાવમાં છે પોતે પણ છે એને આરોગી ભાવમાં આ બેને કે છે બહાર જઈ કે હું ઇન્દિરા છું આરોપ કર્યો એવું આપણા શંકરલાલજી આરોપ કર્યો તેનો આ બધો આરોપ રાતે ઘડાય લડે ઘડાય અને પરદેશના લોકોને જાણવાની જરૂર જ નથી આ લોકો કોઈ પરદેશના લોકો મને કહે કે એક આપો તમારે કામ બરોબર ને જેમ ત્રણ વર્ષના બાબા પહેણાવીએ અને પછી બે વર્ષ છોકરાને બે વર્ષ છોકરાને આશા રાખીએ એના જેવું મુહૂર્ત માણસ એ હિન્દુસ્તાનના પ્રતિષ્ઠના દુઃખ હોય તે ત્રણ વર્ષના બાબા જેવા છે આખું વર્લ્ડ કોઈ આ ચીન જેવા પાંચ વર્ષના થયેલા હોય આ બાજુ મુસ્લિમો પાંચ વર્ષના થયેલા હોય એટલે આપણા પાડોશીઓ આવે તે છે ને એ ઘરના થયેલા પછી આપણે અહીં એકલા જ પચીસ આ ભારત દેશ આ ક્ષેત્ર એવું આ ભૂમિ એવી આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એવા અહીં જન્મે ત્યારે થાય ડેવલપ થયેલો હોય તો ડેવલપ થયા અહીં તો આમ એટલે મુક્તિ અહીંથી થાય ગાય દર્શન આવતા બધા અહીંથી વધારે તો અહીંથી કોઈ જાય નહીં ગોગલદેવ બધું જાય બાકી એ તો ઉત્તર ઉત્તર ગતિ હજી ચડ્યા કરે સારી જતા ધર્મ થાય એથી સારી જગ્યા જન્મ થાય પછી એના મુસ્લિમો થયા કરે મુસ્લિમો થતા થતા પકડીને આવે એટલે કેટલો કાળ એટલે એ લોકોના જ્ઞાન કામ નથી એના સાયન્ટિસ્ટને આ વાત બતાવીએ કે ખરેખર આ જગત શું છે ખરેખર હકીકતમાં શું છે એવું સાયન્ટિસ્ટને શરૂ કર્યું સાયન્ટિસ્ટને કામ લાગે એ લોકોને બીજી બધી હેલ્પિંગ કરે આ ખોટું માની બેઠા છે ને જંજાળવાદીને એ બધું ઉઠી જાય છે આખું જગત ગુંજાયું છે આખું જગત ગુંજાયું છે એટલે લોભે ડેવલપ ના થયું ક્રોધે ડેવલપ ના ના થયું સપટે છે ત્યાં બહુ સારું એટલે એમાં ડેવલપ નથી થયું તેથી નથી આવડતું લોકોને આ તો ખુલ્લી ડેવલપ બધાને કપટ આવડે મારો બાબો હોય તેને આવડે ખુલ્લી ડેવલપ ક્રોધ માન માયા લોક જેના ખુલ્લી ડેવલપ થયા બાપ ઉપર બેઠેલા આઠ પેઢી હિન્દુ લોકો હોય છે મારા છોકરાનો છોકરો તેના છોકરા ખાય પેલા મારી શેઠે ભગવાન પાસે શું વાગી થોડો વાંધો માગણી કરી ભગવાન ભગવાન બહુ ભક્તિ કરી આ તો કહેવત કે આવું ભલે નહીં કેટલામ તો ઉપર મૂકેલા હા ગીતના જેવી પ્રજા છે હા બે ડેવલપ સાચું શિક્ષણ મળ્યું નથી જો સાચું શિક્ષણ મળે બહુ સરસ ખુલ્લી ડેવલપ છે છે પણ અત્યારે તો એની ઉપર ઉપર કાબાનો ગ્રેડ ચડાયેલો જય એટલું બધા તમને કહું કે કલાકમાં તમને આપે અને નિષ્કર્ષ છે મારી જોડે આખી જિંદગી બેસી તો કશું ભલે નહીં કોઈ કહે જ્ઞાની પુરુષ